શું કહે છે આ કાળમાં એવું છે સાધનની પીપુડી વાગે ને શું કરે સાધન બરકત વગરના થઈ ગયા ચાલો ના પણ દાદાએ બધા બરકત આવતા કરી દીધા છે સત્યાવીસ નંબરના અનુભવ સૂત્રોમાંથી એમને પૂછ્યો અમને જે પૂછ્યા છે સૂત્રો એ બે સૂત્રો આપણે લીધા હતા છતાં બીજું સૂત્ર ફરીથી વાંચી જવું છું પહેલું તો હિન્દીવાળું હતું તે અને પેલું નટુકાકાની ડાયરીવાળું એટલા ત્રણ લેવાય હતા તો આ ત્રીજું સિંતાલીસ હું સાંભળું છું વાંચું છું શરીર છે ત્યાં સુધી શક્તિની આરાધના જોઈશે પણ હું શુદ્ધાત્મા છું એ સભાન એટલે કે બેભાનપણામાંથી નીકળી અને સભાન થાય ત્યાર પછી મૂળ શક્તિ ખીલે એને પ્રજ્ઞાશક્તિ કહે છે પણ પ્રજ્ઞાશક્તિ ના ખીલે ત્યાં સુધી શક્તિની આરાધના કરવી ઘટે એટલે શક્તિની આરાધનાના પર્વ માટે કહ્યું અહીંયા આગળ માતાજીની સ્થાપના કરી છે ચોકમાં અને આજે રાત્રે મોટા કંઈક કહી ગયો વિપુલ એ કહે છે કે આજે બહુ મોટા ગરબા થવાના છે ત્યાં અને આઠમ આઠમને નવમા દિવસે ત્યાં આગળ કળશ મૂક્યો છે બાજુમાં અને એ કળશને એની પૂજા બધું થશે પછી કરશ માથે લઈ અને ભદ્રકારી માતા એ જશે ને ત્યાં અર્પણ કરશે ખરું જ નહીં નવીનભાઈ એવું છે ને એટલે હવે આપણે આમાંથી બીજું રાગાનું સૂત્ર લઈએ બે હજાર વીસ બે હજાર વીસ કયું છે આ ને ટૂંકા કરું લાગે છે આ બે હજાર વીસ એટલે આ સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી ચારમાંથી છે એ લઈએ બે હજાર વીસમું સ્વરૂપ આદ્ય શક્તિ એટલે જે આત્મા પ્રકૃતિને અધીન છે તે આદ્ય શક્તિ આદ્ય શક્તિ કે છે એટલે કે આપણે શક્તિની પૂજા કરીએ છીએ વંદના કરીએ છીએ ત્યારે શક્તિને જુદા જુદા સ્વરૂપે સમસ્ત તસ્મય શું કહે છે બોલે ગીતા સરસ્વતી માતા બોલની એક લાઈન તો બોલ બે આંખો બંધ કરીને મોટેથી આપો બોલ પણ કોને નમન કરીએ નમો નમ આગળ રૂપે શું રૂપેણ નમસ્તય નમસ્ય એટલે પહેલું ભક્તિ રૂપે લીધું ખરું પછી રૂપેણ લીધું અને ત્રીજું બોલ બોલ નમસ્તે નમો નમ શ્રદ્ધા આવ્યું પછી ચોથું તમે લક્ષ્મીની જરૂર નહીં ને નમસ્ય નમો નમ એનો આગળ તો કઈ વ્યવહાર ચાલવાનો હતો તમારો ક્યાંથી ચાલવાનો या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ પછી યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ પછી બસ ચાલો આમાં સમજ ના પડે કે આદ્યાશક્તિ એટલે લખ્યું ને અહીંયા પ્રકૃતિને આધીન છે આત્મા એ પ્રકૃતિને આધીન છે પ્રકૃતિને આધીન એટલે પ્રકૃતિને આવું દૈવી સ્વરૂપે આવી આરાધના થઈ છે એની શું કહ્યું એટલે કે આત્મા સ્વરૂપ જે પુરુષ છે પુરુષ સ્વરૂપ આત્મા એવી પુરુષની પ્રકૃતિ પ્રત્યેની આ ભક્તિ છે સમજાયું અને આ તો ભાઈઓ કે બેનો બેવ કરી શકે બેવ કરી શકે કારણ કે આત્માને આધીન પ્રકૃતિ છે બેન હોય કે ભાઈ સમજાય છે એટલે શક્તિની આરાધના નિષ્પક્ષપાતીપણે કેવી રીતે થાય તે આનું સૂચન છે આદ્યાશક્તિનું પછી હવે આપણે સત્યાવીસના સૂત્રમાંથી લઈએ છીએ આગળનું છસો ને ત્રણ ના એ બધા નદુ કાકાના જ છે આ બધા આગળના છસો ને ત્રણ નંબર છે એમના સ્વરૂપ જ્ઞાન શ્રેણી ચારમાંથી અંબા માતા એ શાસન દેવી છે આદ્ય છે વ્યવહારના હિસાબે આદ્ય છે અને નિશ્ચયના હિસાબે શાસન દેવી છે બહુ સુંદર સૂત્ર છે એટલે વ્યવહારમાં આત્માને આધીન પ્રકૃતિ એના કારણે એ વ્યવહારમાં એને આદ્યાશક્તિ કહી અને નિશ્ચયથી એ શાસન દેવી છે એ રીતે એને શાસન દેવી કહી નિશ્ચયના હિસાબે નિશ્ચયને હિસાબે એટલે આવન જાવન વાળો હિસાબ નહીં એ મુક્તિ પામેલો એવો વ્યવહાર અને સંપૂર્ણ મુક્તપણે હોય ત્યારે એમની દેવી એ સ્થાપના થાય શાસન દેવી એમને વરેલી હોય અને પૂરા પોઝિટિવપણે કમ્પ્લીટલી ટોટલી પોઝિટિવપણે વરેલી હોય ત્યાં તો શક્તિ સ્વરૂપે વ્યવહારમાં અને નિશ્ચયમાં બે કામ કરે એક હજાર આઠસો ને બાર પાંચ ઇન્દ્રિયોથી દેખાય છે તે નો કર્મ અને નોકર્મ એ દ્રવ્યકર્મનું પરિણામ છે દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે ને ભાવકર્મથી નોકર્મ થાય છે દ્રવ્ય એ રૂટકોઝ છે ભાવકર્મ એ બીજ છે અને નોકર્મ એ નહીં જીવા એટલે જે ફળ સ્વરૂપે ડારી એના આધારે ફળ છે નહીં કે ફળને આધારે ડારી છે એવું મંદરબાને સમજાવ્યું મને એક વખતે અને બોલવાનું આપજો પાછળ એમને કે મને સમજાતું નહોતું કેમ કરીને આવું કે છે આપણે ઉઘાડું દેખાય કે ફળ છે તો ડારી છે ને એ કે ના ના દાદા ડારી છે તો ફળ છે ડારી છે તો ફળ છે કેવું આવું બધું અહરું જ્ઞાન છે તો ડારી છે કે થળ છે થડને આધારે ડાળી છે ને ડાળીના આધારે ફળ અરે પછી થડિયું ગયું આ તો થડિયા ઉપર ગયા સારું પાંચ એટલે આ દ્રવ્યકર્મ લોકર્મ અને ભાવકર્મનો અર્થ કયો આ બધો અને એમાં જે ભાવકર્મ સમજાયું તે એ દ્રવ્યકર્મને આધારે એ કારણ સ્વરૂપ અને ના એ નિમિત્ત સ્વરૂપ એટલે કાર્ય સ્વરૂપ એ કાર્ય કરતું દ્રવ્ય કર્મ એમાંથી ભાવ ઉભા થાય છે એમાંથી ભાવ ઉભા થાય છે અને એ ભાવકર્મનું આ નો કર્મ છે પાછું ફળ છે પછીલું એટલે નો કર્મ ભાવકર્મ દ્રવ્ય દ્રવ્ય મુખ્ય છે એમ કહેવા માંગે છે દ્રવ્ય મુખ્ય છે સમજાયું એ દ્રવ્ય કર્મ સ્વરૂપે અરે ભગવાન તું છોકરા કહી એને બિચારા નહીં ના શકીએ એને એને જરા આટલું બહુ કાચીસ વિચારો એને બહુ ઉપાય કર્યો ઘણો ઉપાય કર્યો છે પણ થશે ખરું વાંધો ના આવે હું થશે થશે જરા ધીમો પ્રોસેસ છે ધીમો પ્રોસેસ છે જન્મથી જ જેને ખામી છે એટલે દ્રવ્ય એ તત્વ સ્વરૂપ છે મૂળ અને એટલા માટે દ્રવ્યને મુખ્ય કહ્યું દ્રવ્યને મુખ્ય કહ્યું તો જૈનોમાં જે ભાવકર્મ કહેવામાં આવે છે એ હકીકતમાં એ દ્રવ્યકર્મ છે પરંતુ જે જૈનોમાં ભાવકર્મ સમજાયું છે એ દ્રવ્યકર્મમાંથી દ્રવ્યક્રમમાંથી નિપજતું છે એ રીતે કહ્યું અને ભાવકર્મ એ રીતે કહ્યું કે હોવાપણું એટલા કારણે ભાવ સ્વરૂપે અને સાધનમાં પણ સાધન ક્રિયાથી પણ પોતે પણ આની આખી ભક્તિ કરે છે આત્માની કરે છે વિતરાગ ભગવંતોની કરે છે બધું જ પરંતુ એ ભક્તિનો પ્રકાર જરા સારો છે એટલા માટે એ ત્યાં આગળ એમને પુણ્ય સારા બંધાય છે ઓછી મહેનતે બહુ લણાય પાક સંસારનો એવો પુણ્ય બંધાય છે મહેનત ઓછી અને બહુ લણ્યા કરો પાક તમારે બેઠા બેઠા લયા કરે મહેનત ઓછા ઓછી હા આટલા એક કે બે હીરા આપ્યા તો ઢગલો પૈસા આવી જાય મોટા જો કે મા જબરા એટલે આ ત્રણ કહ્યું લો મણિભાઈ તમારું થઈ ગયું જાઓ લો ભાઈ આ કોને આપ્યું પરમદાસજી રણછોડભાઈ મણિભાઈ રણછોડભાઈ એ કામીઠાવાળા જે જ આવ્યા પાછા કોટી નમસ્કાર નીચેના પ્રશ્ન સારું પ્રશ્ન છે એમનો શિવશક્તિ પુરુષ પ્રકૃતિ અને આત્માની અનંત શક્તિના પરિપ્રેક્ષ્યમાં આદ્ય શક્તિ અંબાજી માતાજી ભદ્રકાળી માતાજી લક્ષ્મી માતાજી બહુચર માતાજી વગેરે માતાજીની શક્તિઓને કેવી રીતે સમજવી શક્તિ ઉપાસનાના તત્વજ્ઞાનને સમજાવવા કૃપા કરશો એ તો આગળના સૂત્રમાં આવી ગયું તમે જ પૂછ્યું એમાં આત્માને આધીન પ્રકૃતિ કહ્યું ને એમાં બધું જ આવી ગયું એટલે પ્રકૃતિએ શક્તિની ઉપાસના કરવા માટે પ્રકૃતિતા કેટલા રૂપે એમને વર્ણન કર્યું બધું એ બેઝિક બધા મૂળ છે સમજી ગયા વિતરાક શાસન દેવદેવીઓ તથા નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓમાં મુખ્ય કયો તફાવત છે આ બધા દેવદેવીઓ સંકિતધારી છે એવું છે વિતરાગ શાસન દેવીઓ સંકેતધારી છે શું કહ્યું અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ છે તે સંકેત પ્રાપ્ત કરનારા છે એ સંકેત પ્રાપ્ત કરવાની તૈયારીમાં હોય એ પ્રકારના છે બધા અને એમાં તફાવત એટલો જ છે કે આ વિતરાગ શાસન દેવદેવીઓ એ ઉદાસીન ભાવે હોય શું કહ્યું અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ એ નિષ્પક્ષપાતપણે હોય શું કહ્યું દેવી આગળ શક્તિની આરાધના માટે તો બધા પક્ષકારો જવાના જ કોઈ એમ ના કે હું પક્ષકાર છું કે બોલવું નથી પડતું કારણ કે બધી જુદી જુદી પ્રકૃતિઓ જાય એટલે પક્ષકાર સ્વરૂપ થઈ જ જાય એમાં પણ એનો ભેદ એટલો જ કે આ શાસન દેવીઓ છે કે પ્રકૃતિનો પક્ષ નથી લીધો માટે આ દેવદેવીઓ થયા પ્રકૃતિનો પક્ષ નથી લીધો પરંતુ એ પ્રકૃતિમાં એ આત્મા અને પરમાત્મા ખોળનારા છે એવા જીવો આમ તો બોલે બધા આત્મા સો પરમાત્મા અને આપણે પરમાત્મા થઈ શકીએ છીએ જૈન જેવા જૈન મોટા મોટા મોટા પુરુષો બોલે છે એ તો બધાને ખ્યાલ હશે ખ્યાલ આવ્યો આ પરમાત્મા એવું છે કે થવા જેવું છે નહીં એ થવા એવા હોય તો માણસો બધા કરનારા જરાય બાકી ના રાખે એ તો પરિણામ છે પરિણામ એ કરવાથી થાય એવું છે જ નહીં શું કહ્યું કરવાથી થાય એવું નથી પરંતુ એ પરિણામ સ્વરૂપ થઈ જવા માટે એનું જે કારણ છે એ કારણ પરિણામમાં આવે તો જે પરિણામ એની મહેતે બધું આવતું થતું જતું જાય પણ આ બધી વાતો શાસ્ત્રોમાં ચર્ચાની થઈ જાય અને તત્વ ચર્ચા બધી ઘણી રીતે થયા કરે શાસ્ત્ર ચર્ચા રહે પાંડિત્યની ચર્ચા એવી રીતે એટલે શાસનદેવ દેવનું આવું છે સંકિત સંકિતધારી એટલે આવી રીતે દાદા ભગવાનના સંકેતદારી મહાત્માના મોક્ષ માર્ગમાં આવતા શારીરિક માનસિક તથા ભૌતિક વિઘ્નો અંતરાયો દૂર કરવામાં માતાજીની ભક્તિ ઉપાસના મહાત્માઓને મદદ કેટલા પ્રમાણમાં કરી શકે તમને શું લાગે તમને કરે એવી છે બોલો તમને લાગે બોલો ને બોલેથી કરે બસ પતી ગયું હવે મહાત્માઓમાં તમે પૂછવાનું શું કારણ હતું તમારે હા કોઈ શંકા કુશંકા કેવું છે બોલો સમજવા માટે આ શરીર છે ત્યાં સુધી કરવું જ પડે કોઈનું ઠેકાણું આ સાહેબે જ કહ્યું કે આ સતયુગના જીવો છે આપણે બધા એવું કહ્યું તમે કળિયુગના છે કે કળિયુગ શું ખોટો છે હા એટલે હવે ભક્તિ કરવાની આપણે સતયુગમાં સહેજે થાય અને એ તો બહુ સુંદર છે ને મન વચન કાયાની એકતા એટલે આ વાત છે તમને આવા બધા પ્રશ્નો કેમ થાય છે આ માટે માતાજીને પ્રાર્થના કરવી મહાત્મા માટે એવું બધું કેમ બહુ કરો છો જરા વધારે પડતું જરા થઈ ગયા છો મગજમાં હમ પણ વિતરાગ પુત્ર તમને ઓળખે છે બહુ કે બહુ મજા આવે મળી ભાઈ કાવિશામાં આવે તો તમે સારું સારભરા કરો છો બધા નમો વિતરા ગાય અરે મણિભાઈ સમજ્યા કે નહીં હા કે બધા સમજાવવા જાઓ છો હા બસ આ નમો વિતરા ગાય દાદા ઉભાન અસીમ જે જેકાર ઓમ રીમ દાદા ઉભાન શરણમ ગચ્છામી નીચેના અનુભવ જ્ઞાન સૂત્રો સમજાવવા કૃપા એમને પણ સત્યાવીસ શ્રેણી એમને બહુ ગમી ગઈ બધાને લાગે છે એમાંથી પૂછ્યા છે આ ત્રણ નવી બહાર પડી છે એટલે એમ સૂત્ર નંબર પાંત્રીસમું દાદા ભગવાન એ તીર્થંકર ભગવંતોના રિપ્રેઝેન્ટેટિવ કહેવાય રિપ્રેઝેન્ટેશનનો પરવાનો કોઈની પાસે ના જાય એ તો જેને આ જગતની કોઈ પણ ચીજ ભાવે કરીને ખપતી નથી એક પરમાણુ જેટલી પણ ના જોઈતી હોય એની પાસે આ પરવાનો જાય આ સૂત્રમાં શું સમજવું છે એસ એમ તમારે હા ફરવાનું લાયસન્સ પછી બીજું શું કહો લાયસન્સ મળે તો શું થાય છાતી બેસી જાય કે છાતી નીકળે બોલો ને હે અરે એક્સપોર્ટ લાયસન્સ મળે તો એના પાછું દોડતા હોય બધા શું વાત કરો છો હમ જયારે આ લાયસન્સ કોને મળે કે આખું સો ટકા એક્સપોર્ટેબલ સરપ્લસ હોય બધું શું કહ્યું એટલે કશું બાકી જ નહીં રહે પછી એ બધું એક્સપોર્ટ કરી દે તારે એમ એમ ના થાય આમ તો આ ભાવે કરી નથી કલેક્યું એ પરમાણુ જેટલું એ નહીં શું વાલામ બારું પણ નહીં શું હા પછી તમે આગળ પૂછવા જશો પછી મારે ચાલો આગળ સૂત્ર નંબર બોતેર બોતેર દાદા ભગવાને આ કાળના વિશે સંયમ સમજાવ્યો કે કળિયુગના કાળમાં જ્યાં મન વચન કાયાની એકતા નથી ત્યાં મન સંયમિત થાય તો જ એ સંયમમાં રહી શકે પછી એ સંસારી હોય કે સાધુ હોય એટલે સંયમ પરિણામ એ મન ઉપર રહેલા છે સમજાયું અને એ મન ઉપર સંયમિત થાય તો જ રહી શકે કેવી રીતે તો કે મનથી પોતે મુક્ત થયો હોય એટલે મનથી મુક્તિ એટલે પોતે મન સ્વરૂપે હોવા પણ જન્મ મરણના ચક્રાઓમાં તો સમંદર બોલો સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં એટલે એને બહુ સારા પ્યારથી ને ભાવથી બહુ સારી પ્રતિષ્ઠા કરેલો ભાગ એ પ્રતિષ્ઠા કરેલો ભાગ આજે પિંડ સ્વરૂપ આવ્યો શું કહ્યું એટલે દાદા ભગવાનની હાજરીમાં તો જ્ઞાની પુરુષની હાજરીમાં પિંડદાન તો થઈ ગયું તમારાથી શું થયું પરંતુ એ કૃપાએ કરીને થયું એ કશું કરવા જે કશું ના કરનારા હોય એમનાથી થાય આ તો પણ આપણે કરનારાનો ભાગ હતો એ બધો પિંડદાન આપણું થઈ ગયો શું થયું બોલો ને હા સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં એ બધા સમૂહ જ્ઞાની શું જ્ઞાની મિલે અમૃત પીવાય ખરું છે ને સાત સાત સમંદર મિલા આપો મનના સાગરમાં છીપલાને જ્ઞાન મોતી છીપલાને જ્ઞાન મોતી મનના મહાસાગરના છીપલામાં જ્ઞાન મોતી મહાસાગરમાં છીપલામાં ऐ क्लैं दादात की मोक्ष समजाय सात सात समंदर प्रतिष्ठित पिंडमा सात सात समंदर प्रतिष्ठित पिंडमा જ્ઞાની મિલે અમૃત પીવાય જ્ઞાની અમૃત પીવાય અજબનું છે હવે સમજાયું કે પરમાણુ છે બસ એ આ બીજું સૂત્ર નંબર બોતેર શું કહ્યું ના છેલ્લું લઈ લઈએ આપણે આટલું એકસો ને ઓગણીસ પછી જે લઈએ આપણે છે અડધો કલાક હજી તો હે આ એક સૂત્ર એકસો ઓગણીસમું લઈ લઈએ એમ સંભળાતું નથી પ્રશ્ન પૂછવો હતો એટલે મેં માઇક લીધું એમને પ્રશ્ન પૂછવો જ કે છે <laughs> એકસો ઓગણીસમું સૂત્ર દાદાની પાંચેય આજ્ઞાઓ પ્રકૃતિના કોઈ પણ ગુણને વધારનારી કે ઘટાડનારી નથી પણ નિકાલ કરનારી છે અહંકાર શૂન્ય દશાને પમાડીને પૂર્ણતા પ્રાપ્ત કરાવનારી છે એકસો ઓગણીસમું આ તો વાત સીધી જ છે ને ચાલો તારે હવે બરોબર છે આપકો છો તે હવે હું પૂછીને સમજાવું છું એટલે હું પૂછીને તમે સમજાવશો શું કહ્યું મોટેથી વાલાને વહેતા મૂકવા એ કેવી રીતે મને સમજાવવાનું વાલાને વહેતા મૂકવા એ કેવી રીતે મને સમજાવો અનુભવ એવું છે કે વાલું આપણને એના વાલમાં વેવડાવે શું કહ્યું એ વાલાને વહેતું મૂકી દઈએ તો આપણે વેવડાવવામાંથી આપણે નીકળી જઈએ એ તો વેવડાવવામાં તો ઠેકાણું જ આવે એવું નથી આગળ શું આવે દોધ પડે રહી વહીને નીચે જાય તો ખબર ના પડે એવું સાતો ના સમજાયું તમે અમને વાલા કરવા બહુ જ જાઓ આ બધા કોઈ પણ વાલું કરવા જાય પણ દાદા એવા નતા કે એમના વાલમાં એ વેવડી જાય કોઈ ધાડો નતા આ વાત છે મોટી એમાં વાલાને વહેતું કરવું એ તો દરેકને લાગુ પડે છે આમાં વહી જનાર કે વેડવાનાર એવું રહેતું નથી પછી પણ જો સમજે તો બંને પક્ષે એટલે વાલાને વહેતું મૂકે ત્યારે મોક્ષ તો તમારો હાજર જ છે અહીંયા આગળ એમ કે છે પણ એ વહાલું એ સમજવું બહુ મુશ્કેલ છે તો દરેકે પોતપોતાના મન વચન કયાથી સમજી દેવું પડે સમજવું જ પડે પરંતુ અને એમાં બધાને માટે કોમન શું છે તો કે પોતાપણું આ પોતાપણાનો રૂપ રંગ આકાર કઈ રીતનો સમજવું એને તો એના પ્રકારો કેટલા બધા એ છે સ્થૂળ દેહના પાંચ ઇન્દ્રિયોના અનુભવોથી માંડીને વાણી પક્ષે જઈ અને સૂક્ષ્મ અંતઃકરણમાં એટલા બધા છે એટલે તો કહું સાત સાત સમંદર એટલે આપણે સમંદર કિનારે મૂકી દીધા દાદાએ છતાં એ કિનારામાં છપછપ કે આમાં જ ક્યાંથી નીકળતું નથી એ વાલને કારણે દરેકને મન વાણી કાયા ગમે તે હોય સંસારી ત્યાગી કોઈ પણ આ કાળમાં આ છે એવું મનેશ આનંદજી સમજાવે છે ખરું સાહેબ હમ મોટાભાઈ શું કહે છે ગુરુજી ના હોય એ તો એક જ કહેવાય બધાને લાગુ પડે કોને કોણ ના કહીએ પણ કોઈને છોડે નહીં આ તો સમજાય આવી રીતે છે એમાં સંબંધોનો પ્રકાર નથી આવતો આપણે જ્યાં ઝલેલા છે તેની વાત છે દાદાજી એ બધાએ દરેકે રિસર્ચ કરવી પડે અંદર બધી જ આ મન વાણી કાયમ જ રિસર્ચ કરવી પડે એમાં થતા જાય તો ધીમે ધીમે ખબર પડતું જાય આપણને અને એવું વાલા તો અમુક બહુ વધારે હોતા નથી થોડા માટે આપણે જલાઈ રહેલા છીએ થોડા માટે સમજો બહુ સમજ બધાને છૂટવાની આજે છૂટ્યા પછી પણ નહીં નહીં હું છૂટવું એવું તો બધા જ રહ્યા કરે કોઈને કોઈ રીતે જાત જાતની રીતે પણ આ જોવાનું છે તમે બેન સમજી તું ના ના બધું છૂટી ગયું તને હે ના કે છે મુકુલ તો કહે છે બધું છૂટી ગયું છે એને તો મારે બાકી છે એવું કહે છે એ પાસે બોલો મુકુલ જોડે કેવી રીતે રહો છો તમે તમે છૂટેલા રહો છો કેવી રીતે હે વાલામાં વાલું વહેતું મૂકવું એને મોક્ષ અહીંયા હાજર જ છે આ દાદા ભગવાનનું વિધાન છે અને પાંચ આજ્ઞા શું કરે છે સરવારે પરંતુ એ સમજીને એ પ્રમાણે અંદર જઈએ તો એ તો ગુફાની અંદર ગુફાની અંદર ગુફાની અંદર ગુફાની અંદર આ બધી એમાં ધીમે ધીમે અંદર જવું પડે રોજનું પોતાનું જીવન રાત સુખ દાડો શું જીવાતું એની અંદર જ રહીને એનું તપાસ કરવી પડે ડૂબકા મારવા જ પડે એમાં તો ના ચાલે પરંતુ હજુ પણ અમુક અમુક એમાં એ કિનારા પણ જળના ભાગો એવા છે કે જલ્દી નથી કહેવાતું આટલે બધા આગળ આવ્યા પછી હજુ તો બેઠા છીએ દાદાએ કહ્યું મનરૂપી નાવડું કહ્યું બધું કહ્યું પણ એ મનથી મુક્ત થયા પછી પણ શું કહીએ હવે આ વાત છે એટલે વાલાનું વહેતું એ તો દરેકે પોતાનો રિસર્ચનો વિષય બની જાય છે અને એ રિસર્ચમાં જેમ જેમ સમજણ પડતી જતી જાય તેમ તેમ છૂટતું જાય તેમ તેમ પોતે મુક્ત થતા જાય એટલે અહીંયા પોતા પણ આવ્યું દાદાએ પોતે જ કહ્યું છે આખી નવમે આત્યવાણી જોઈ લેજો વસંતભાઈ સાહેબ કે છે ખરું વસંતભાઈ સાહેબ હા બધું આપો વસંતભાઈ સાહેબ શું કહે છે જય સચિદાન જય સચિદાન દરેક આપતાવાણી વાંચતા નવમીમાંથી અનુભવ થયો કે પોતાપણું એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે અને નીકળી શકે છે દાદાજી નીકળી શકે છે આ એનો આને રિસર્ચમાં પડવાનું છે આખું આખું વેણનું વાણનું વાણ ખેતી જાય આખું બહુ સમજવા જેવું છે આ તમે શું અમે શું આપણે બધાએ આ સમજવાનું છે આપણે બધાએ આ વખત એમાં આપણું આટલું જીવન નીકળી જાય અને જીવનના અંતમાં સમાધિપૂર્વક ખાઈએ એના જેવું કંઈ નથી કોઈ પણ પ્રકારે મન વાણી કાયાનો શું શું સૂક્ષ્મ શું સૂક્ષ્મતર શું કે સૂક્ષ્મતમ શું એના બધા કોઈ પ્રકારોમાં કંઈ પક્ષકાર થવા જેવું નથી એનામાં તોફાન હોય બળ હોય બધા જાત જાતની શક્તિઓ ભરાઈ પડી હોય એ ખાલી થવા માટે કામ કરતી હોય સમજાયું ને પરંતુ આ જીવતું પૂતળું અને કેમ કરીને બની શકે માણસ જીવતું કઠપૂતલી વાળું એટલે જીવતી કટપુતલી એ તો બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ એટલે કૃપાળુદેવે કહ્યું કે કોઈ પણ દેખાય ત્યારે આ દેખીને આમ થાય એને અમારા નમસ્કાર છે બ્રહ્મચર્યનું પદ છે તેનામાં દેખીને એનો યોગ બનાવવા કરીને પણ એમાં એને કયા સ્વરૂપે દેખાવી બહુ એટલે આકારમાં બહુ આકરું છે બહુ આકરું છે ચાલો બીજું બધું થઈ ગયું આપણે તમે તમને સંતોષ થયો દાદાજી પોતાપણાને પોતાનો શું અનુભવ છે કોને ના ના એમ નહીં અનુભવ બોલવા ને તમે બોલવાનું કઈ ગયું મોટેથી બોલવું જોઈએ નથી સંભળાતું ના નાખમ ગાય એ જ કહું ને ચાલે જ પણ પેલું સ્વિચ કરો ને ઓન સ્વિચ ઓન કરતા નથી ફાવી હોય એમને હેલો બોલો વાલાને વહેતા તો મૂક્યા છે પણ કોઈ કોઈ જગ્યાએ પાછું પકડવા લેવાય પાછા પ્રયત્ન થયા જ કરે છે માલાને વહેતા મૂક્યા છે કોને તમને તો મારું શું થશે પછી મને તે વહેતા મૂકેલા જ છે એમ હા એટલે પોઝિટિવ પણ જેમ તમારી પ્રત્યે હતું તે છૂટતું જાય છે એમ પછી અનુભવમાં આવતું જાય છે કે આમાંથી આ જ કરવા જેવું છે પકડ રાખવા જેવી નથી પકડ પર ગયા ને આ વાત છે પકડ સમજાય છે આટલી જ વાત છે બીજી કશી જ એનાથી કંઈ આપણે સંબંધ ગમે તેવો હોય તો છૂટી નથી રાસ થતું નથી પણ પકડ આપણે છૂટીએ ત્યારે આનંદ થાય છે અને ત્યારે આપણી શક્તિ ખુલ્લો છે ત્યારે એ સંબંધ આ બધું ગમે તેવો હોય એ પણ એને આનંદ થાય થઈને બેવું ને એટલે સ્વ અને પર કહ્યું આ શું કહ્યું સ્વને પર સ્વપ્રકાશ હોય નહીં અને પરનું કશું પ્રકાશાઈ શકાય નહીં પરને પ્રકાશવાથી પર ના પ્રકાશે કોઈ દિવસે સ્વયં પ્રકાશેલો હોય તે બધા પરને પ્રકાશી શકે સમજાયું પછી એના માટે એ છેલ્લું પરિણામ છે એનો ટેસ્ટ છે આખો અને વહેતા મૂકવાનો બહુ મોટો ટેસ્ટ છે ઘણા ઘણા પ્રકાર છે એના સમજ્યા એટલું સ્વ પર પ્રકાશક પણ આપણે પરના એટલા બધા અભ્યાસી છીએ અને અભ્યાસ સ્વરૂપે થઈ ગયેલા એમાં આ પરમાં જ બધું પરાયણમાં પડીએ છીએ પરમાં પડીએ છીએ મુશ્કેલી આ થઈ છે એટલે આ મન વાણીને કાયા સ્વરૂપ આપણો પડેશી એની જોડે એની સાથે રહીને આપણે પોતાના સ્વસ્વરૂપે પ્રકાશિત થઈએ તારે મજા આવે આપણી જોડે જોડે સ્વયં રહીએ તો ક્યારે પણ કંઈ વાંધો જ નહીં આવે ને પણ એની જોડેના જોડે ક્યાં જાઓ છો તો બહારને ક્યાં પ્રકાર એટલા માટે પ્રથમ તું લે ઉપદેશ કૃપાળુદેવે કહ્યું ઉપદેશ બુદેશ આપીશ નહીં બા તું ઉપદેશ લેતા શીખ એને સ્વ કહ્યું આ સ્વ એને કહ્યું બહુ સમજવા જેવું છે એટલે આપણે આપણી સાથે રહેનારા મન વાણીને કાયા એ કાયમના આપણને ઉપદેશ આપે છે આપણે જ આપણાથી ઉપદેશ અપાય છે અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એની સાથે છીએ તો આપણને જ આપણા મન વચન કાયાને એ શુદ્ધાત્મા સ્વરૂપે એના બોધ સ્વરૂપે આપણે ઉપદેશ આવીએ છીએ સમજાયું એટલે એની સાથે રહીને આ સ્વપર કલ્યાણક માર્ગ એટલો સુંદર છે એ ત્યાં આગળ લાગુ પડે છે શુદ્ધાત્મા અને મન વચન કાયા અને ત્યાર પછી એ બહાર અને બહાર ફેલાય છે આ તીર્થંકર ભગવંતનો રોયલ માર્ગ છે વિતરાગ માર્ગ આખો બધા જ જે જેમને જેમને મુક્ત થવું છે સંપૂર્ણપણે આત્યંતિકપણે એ બધાનો આ જ માર્ગ છે કેવલી ભગવંતો આમ જ મુક્ત થયેલા તીર્થંકર ભગવંતો જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષો એ બધાથી જો આપણને યોગ મળ્યો છે આ કૃપાએ કરીને મુક્તિનો તે મુક્તિના યોગનો પૂરેપૂરો આપણે લાભ લેવી લઈ હોવો જોઈએ બધી જ રીતે મન વચન કાયાના બધા વ્યવહારોએ કરીને વ્યવહારો સાથે છે તો જ લાભ લેવાશે નહીં તો નહીં લેવાય ચંદુભાઈ સમજ્યા ને ચાલો આગળ થયું બધું પદ ચાલશે પોતાપણાનું રક્ષણ જે થાય છે એ પકડાય તો વહેતું મૂકાઈ જ જાય ને એ તો ઉગાડી વાત છે પણ એ ઘણો એના પ્રકારો બહુ છે બધા એટલે ધીમે ધીમે એક એક છૂટતું જતું જશે તેમ થાય બહુ પ્રકારો છે પણ એમાં પણ આપણે આ મન વચન કયા જોડે રહેવાનો યોગ છે ને એ યોગમાં કંઈ બાધા ના કરે એને બાધા સ્વરૂપ હોય ને જલ્દી છૂટી જવું જોઈએ પઠ્ઠો થતો એ પોસાય જ નહીં આપણને કોઈ રીતે પોસાય નહીં એમાં આપણે કોઈનો તિરસ્કાર કરતા જ નથી કોઈનો અભાવ પણ નથી કરતા નહીં સમજાયું એટલે એમાં ઉદાસીનતા મુખ્ય કામ કરે શું કરે ઉદાસીનતાથી બે સાથે હોય ગમે તે તો પણ એમાં એકબીજાનો અભાવ કે તિરસ્કાર અભાવ નથી આવતો ત્યાગ અને છોડવું તે તેમાં તિરસ્કાર આવી જશે એટલે હું શુદ્ધાત્મા છું એમાંથી ના હું આ એમાં હું તો બરોબર સ્થિર હો રહેવું જ પડે આ વાત સમજાયું એટલે મુખ્ય પોતાપણા પર જાય છે આ બધું જ એટલે દાદા ભગવાને આ જ વાત કરી છે અને પોતાપણું રખાવનાર કોણ તો કે બુદ્ધિમાં આશય ભરી લાયા છીએ તે આપણો એ બુદ્ધિના આશયમાં આજે જીવન જાય છે એ જીવન આજે મુક્તિ અને મુક્ત દશાના જીવનમાં આપણે બધા સંજોગો ભેગા કરે એમાં પણ આ વસ્તુ બને છે બહુ સમજવા જેવું છે બોલો બધાને જ્ઞાની પુરુષ એમને બાકાત ના રાખે કોઈ દિવસ ના રખાય સમજ્યા બધી રીતે દાદાજી હું સોનલ હું જરા વાંચી જોઉં આપણે ગાડીમાં સરસ સત્સંગ નીકળેલો જરા વાંચો બરોબર લખાયો છે હા એટલે એમાં સુધારો થઈ શકે ને લખ અચ્છા ચલો એટલે આપણે સગાઈ અને સંયોગ સંબંધી સત્સંગ નીકળેલો સગાઈ અને સંયોગ સંબંધ પછી ઇન ધ બોડી એ સગાઈ સંબંધ છે શું કહ્યું in the body in the body in the body એ સગાઈ હા શરીરમાં એ સગાઈ સંબંધ છે શરીરમાં હોવા પણ એ સગાઈ સંબંધ છે વિથ ધ બોડી એ સંયોગ સંબંધ છે વિથ ધી બોડી એ સંયોગ સંબંધ સંયોગ સંબંધ સંયોગ સંબંધ છે વિથ એટલે શરીર સાથે શરીરમાં અને શરીર સાથે બે ઈન અને વિથ ઈન અને વિથ એનો આટલો મોટો ભેદ પડી જાય છે બહુ મોટો ભેદ પડ્યો એટલે કે આઈનો સગાઈ અને આઈનો સગાઈ અને સંયોગ સંબંધ આવી રીતે હોય છે આઈ આઈનો એટલે હું હું નો કાં તો પણેલો હોય કાં તો એ કુંવારો હોય પણેલા બધા સગાઈ સંબંધો છૂટો ગઈ ગયો સંયોગી નહીં પસંદ આપણે સગાઈ સંબંધોથી પહેલું એટલે સગાઈ સંબંધ કહેવાય શું કહ્યું એ મારું છે મોટું અને એ પોતાપણું કહ્યું આ હવે તરસોડાય તો નહીં એમને એને અભાવે એના પર ના કરાય પણ એમને સમજાવીએ કરીએ ત્યારે એ પણ મુક્ત થાય અને આપણે પણ મુક્ત રહીએ એ આપણું આપણી જોડે રહેલું છે એને સમજાવી શકાય પણ આપણું જોડે છે ને જોડે નહીં જોડે કોઈ પણ હોય તો એમનું તો બધું બેની વચ્ચે આમ થઈ જાય પછી આપણું હું બધું ડખરાઈ રહે આવું થઈ જાય બહુ સમજવા જેવું છે બીજું આગળ છે થોડુંક ના વાંચી જવું દાદાજી પછી આગળ બહુ સરસ નીકળ્યું છે આઈ આઈ નો સગાઈ સંબંધ લૌકિક વ્યવહાર પુરુષાર્થ છે તમે આઈ આઈ કરો છો તો આઈ તો મહારાષ્ટ્રમાં કહેવાય છે તમે બોલો ને એટલે હું બોલો ને બધા સમજણ કેમ પડે હું હુંનો સગાઈ સંબંધ એ લૌકિક વ્યવહાર પુરુષાર્થ છે અને હુંનો સંયોગ સંબંધ એ અલૌકિક અને આજ્ઞા ધર્મના ભગવત વ્યવહાર પુરુષાર્થથી છે આ એક નીકળેલું કારણ કે સંયોગ સંબંધમાં લૌકિક વ્યવહાર હું એ મુક્ત થઈ ગયેલો મુક્તિ પામેલાનો હું છે વ્યવહારનો હું છે વ્યવહારથી એને સંપૂર્ણપણે મુક્ત થઈ જવા માટે મુક્ત પામેલો એ વ્યવહાર હું અલૌકિક ભગવત આજ્ઞા સ્વરૂપના પુરુષાર્થથી રિયલ પુરુષાર્થ સ્વરૂપે એ મુજબ એ એ માર્ગે છે મુક્ત દશાએ કરીને કે જેથી મુક્ત વ્યવહાર હું સંપૂર્ણ મુક્તિને પામે ભાવ મુક્ત દશાએ કરીને આટલું લખાયું હતું પણ આ બધું જરાક ગાડીમાં લખાયું હતું એટલે બરાબર નતું પણ આ તો સાધારણ વાત નીકળી ગઈ છે ગમે લખ કર્યા કર્યા ચાલે આમાં તો શું છે વસ્તુ કે મ અને સાથે મ એટલે ઇન મ અને સાથે સમજાયું ને એટલે પરમ અને પરની સાથે શું કહ્યું બોલો ચલો ના સમજાયું પર મ અને પરની જોડે એમાં ફેર પડે હે પરમ તો અલીભાઈ તલીભાઈ થાય થાય જ ના થાય અને પર સાથે રહીએ તો બહુ સારું સહિયારીપણું રહ્યા કરે આપણને રહ્યા કરે જ નહીં સહિયારીપણું સાચું કોને કહેવાય કે ક્યારે ઝઘડો કરવો તો પડે નહીં કોઈને તારું શું કે છે હે તે શું ભાઈઓએ સહિયારીઓ ના જોઈએ અમને બધાને હોય તમારે હોય ને અમને હોય એ તો એ મારું એ પણ છે શું કહ્યું હા બસંતભાઈ એવું જ છે ને હે એવું જ છે બધું એટલે તો સખી રે સખી રે કરીને ગયું શું કહ્યું શું કહ્યું સુન સખી મુરી આ દાદાને નમવાના અમને નીમ છે સખી મુરી આ દાદાને નમવાના અમને નીમ છે આ દાદા તો પરમેશ્વર છે આ દાદા તો પરમેશ્વર છે આ દાદા તો મોક્ષેશ્વર છે આ દાદા તો મોક્ષેશ્વર સુન સખી મોરી આ દાદાને નમવાના અમને નીમ છે આ કવિરાજે પદો એવા સરસ ગોઠવી દીધા છે બધું ગમબધી રીતે ચોગરથી આજ્ઞામાં જ રાખે આપણને આજ્ઞામાં મોટા અને આપણું વિજ્ઞાન ખીલવે એવા છે જેને જે માફક આવે લઈને એની પર પછી મચી પડવા જેવું છે બહુ મચી પડવા જેવું છે બહુ વિશ્લેષણ થાય એનું આજ્ઞા ધર્મથી આપણને આપણા મારાપણાનું આ મન વાણી કાયા બધાનું વિશ્લેષણ એનાલિસિસ થતું જતું જાય આપણાથી અને એનાલિસિસ થાય ત્યાર પછી આપણે એનો સાર બધું નીકળે વલણું કરે ને માખણ નીકળે એના જેવું છે દાદાજી આ નવીન આનંદને એક પ્રકૃતિનો ગરબો ગાવો છે પ્રકૃતિ પર રચેલો જરૂર ગાઓ મળે છે ને ત્યાંથી જ ગાશે ઓહો હવે થોડા વખતમાં આપણે ત્યાં જવાનું થશે પાંચ પંદર મિનિટમાં કોઈ જતા પ્રકૃતિને સુખરૂપ કરવા પ્ર પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભ માતાજીની કરવી ભક્તિ તન મન ધનને મજબૂત કરતી તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્ય શક્તિ ભદ્રપુરીની આદ્ય પ્રજ્ઞાશક્તિ માતાજીની ભક્તિ કરતા માતાજીની ભક્તિ કરતા સ્ત્રી પરમાણુ સુંદર થાય સ્ત્રી પરમાણુ સુંદર થાય ભદ્રિકતા પુરુષને આપે ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય જે માતાની સ્તવના ગાય જય હો ભાદરણી શક્તિમાં જય હો ભાદરણી sister સીમા આ દુનિયામાં સતયુગ લાવો આ દુનિયામાં સતયુગ લાવો જગ કલ્યાણક યજ્ઞ મહિમા જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો ઉર અજવારો આપ બિરાજ जो गुण अजवारो માતાજીની મૌન કૃપાથી માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી ભૂમિ ભદ્રપુરીની દીપી ચારુ તરને ભાદરણ ગામે ચારુ તરને ભાદરણ ગામે वर्ण अधारे एकता दीधी वर्ण अधारे एकता दीधी हे अम्बा मा માતા કાલિકા કામા અંબા માતા કાલિકા કામા બહુચર માને ભદ્રકાલી માં બહુચર માને ભદ્રકાળી માં લક્ષ્મીજીને સરસ્વતી માં લક્ષ્મીજીને સરસ્વતી માં વ્યક્ત કરાવો આત્મીયતા વ્યક્ત કરાવો આત્મીયતા સંત મહંતો ને યોગીની સંત મહંતો યોગીની લબ્ધિ રીતિ હજી એ તરતી લાભી રીધી હજી એ તરતી પુણ્યાત્માની પકવણી ભોમે પુણ્યાત્માની પકવણી ભોમે અંબાલાલની પ્રગટી મૂર્તિ અંબાલાલની પ્રગટી મૂર્તિ હે દુનિયામાં અચરજકારી આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ ભદ્રપુરીની પુણ્યાઈ રામ પ્રતાપે વિશ્વે શાંતિ રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા હિ ઉજવાઈ યજ્ઞ ક્રિયા ઉજવાઈ વક્રકાલી માતાજીના આશ્રમા પ્રકૃતિની આહુતિ વક્રકાલી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષી અનુભૂતિ વિશ્વ કલ્યાણ કાજે પરાક્રમ રૂપૌ ઋષિ અનુભૂતિ માજી તારા ગમે પક્યા પરમાત્મા રે લો માજી તારા ગમે પક્યા પરમાત્મા રે લો આપના પ્રકાશ વિશ્વ ઉજળું થયું લો આપના પ્રકાશ વિશ્વ ઉજળું થયું ચતુર ગતિય વંદનીય નાની ખડકી પો ચતુરગતિ વંદનીયા દાની કરવી પો मोक्षदानि दर्शनीया सर्वक्षेत्रे लो मोक्षदानि दर्शनीया सर्वक्षेत्रे लो कडी काडे धर्म ध्यान सरळ कर्यालो कडी काडे धर्म ध्यान सरळ कर्यालो चरण विधी वाचताज आत्मा ठरेलो વિધિ વાચતા જ આત્મા કરેલો વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લો વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લો ક્રિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લો ક્રિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લો મૂળ ભક્તિ સકૃતિને સહજ કરેલો ભક્તિ સકૃતિને સહજ કરેલો સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરેલો ભસ્મવાતી મનોવાણી શુદ્ધ કરેલો હે હે માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો દેહ બળમાં મારી સિદ્ધિકારી ઉપલબ્ધિલો દેહ બળમાં રિદ્ધિકારી ઉપલબ્ધિલો મનોવાંછા સિદ્ધકારી દિવ્ય દેવીલો મનોવાંછા સિદ્ધકારી દિવ્ય દેવીલો ભદ્રકાલી ભગવતી અબ અમી દ્રષ્ટિ ખો ભદ્રકાળી ભગ अब અમીરાતી કોલ અમીરાત અસલિયતની નિર્નાદી સ્વબોલ અમીરાત અસલિયતની નિર્નાદી સ્વબોલ આત્મવ્યક્તિ અનુપમા સંવાદી રેલો આત્મવ્યક્તિ અનુપમા સંવાદી રેલો સહજ શક્તિ ત્રિયોગિની ખિલાવે તેલો સહજ શક્તિ યોગિની ખિલાવે તેલો હે હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો આત્માને અનાત્માને બળતી બક્ષેલો આત્માને અનાત્માને બળતી બક્ષેલો મનો मनोवाणी देहे फोरी नौदा भक्ती लो मनोवाणी देहे फोरी नौदा भक्ती लो शादवाद वाणी भक्ता निर्विवादिलो शादवाद वाणी भक्ता निर्विवादिलो भिन्न संप्रदायी ज्ञानी मोक्षदानिलो भिन्न संप्रदायी ज्ञानी मोक्षदानिलो શબ્દ શબ્દ નવા શસ્ત્ર સ્ફુરે એવા બો શબ્દ શબ્દ નવા શસ્ત્ર સ્ફુરે એવા બો ઇતિહાસે અજોડ આત્મા એક તારે લોલ ઇતિહાસે અજોડ આત્મા એક તારે લોલ દાદા તારો આશીર્વાદે ઉર્ધ્વગામી લો દાદા તારો આશીર્વાદે ઉર્ધ્વગામી લો અહો ભાગ્ય કાળનું કે ઉગી નવી ભોર અહો ભાગ્ય કાળનું કે ઉગી નવી ભોર પૂરના કમાડ ખોલે જ્ઞાની તે અજોડ પૂરના કમાડ ખોલે જ્ઞાની તે અજોડ ભદ્રપુરી ગામે ઝુમી ભદ્રિક તાલો ભદ્રપુરી ગામે ઝુમી ભદ્રિક તાલો આત્મ પોતે ધર્મ રૂપે પરિણમેલો આત્મ પોતે ધર્મ રૂપે પરિણમેલો સૂર્ય ચંદ્ર ગર્ભે ગુમે અવની ઉપર ગોળ સૂર્ય ચંદ્ર ગર્ભે ગુમે અવની ઉપર ગો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો માજી તારા ગમે પક્યા પરમાત્મા રેલો બોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો મહાત્માઓ સરસ આજે અંબા માતાના અહીંયા ચોકમાં ત્યાં આગળ બહુ સુંદર મોટા ગરબા થવાના છે એટલે આપણે બધાએ બહુ લાભ તમને મળશે શું ઘણો લાભ મળશે પરંતુ આપતા પુત્રો આપ સૌની અને મહાત્માઓ બહેનો બધો વડીલો બધા જ હમણાં હવે છેલ્લી પૂજા થશે શ્રીફળનું બધું અને થઈ જશે પછી આપણો પ્રસાદ થશે મહાપ્રસાદ જે છે ત્યારે મહાશા પ્રસાદ પછી અમારા સોનલબેન બેઠી છે ને એને કાલે જવાનું છે અમેરિકા એટલે અને અમારે પણ જરા જવું પડે એવું છે તો બધા રજા આપજો પ્રસાદ લીધા પછી પણ વસંતભાઈ અમારા સમીરભાઈ કે છે અમારા અમેરિકાના બધા વડીલ મહાત્માઓ બહારથી આવે છે બધા માટે બધી વ્યવસ્થા છે બધા તૈયાર રેડી ને બધા મણિભાઈ બોલો ને કાવિથાવાળા ચંદુભાઈ બોલો રોકાશો કે નહીં રોકાવો બોલતા નથી હે શું કહ્યું પ્રોગ્રામ જવાનો કરેલો શું કે છે પ્રોગ્રામ સાંજે જવાનો કરેલો આજે રોકાઈ જજો તમારી સાથે સાથે જ છે તમે આજ તો પૂછો લીડર થઈને આવું કહો અનુભવથી કહું છું અનુભવ એ તો સાથે છે એવું એમને ભાષા જુદી છે એટલે બધાની બહુ સુંદર સંમતિ સાથે રહેવાની અને તમને તમારા સંજોગ પ્રમાણે હોવાની ખરું કે નહીં પણ તમે રહેજો ચંદુભાઈ રોકાવ નહીં રોકાવાય કશો વાંધો નહીં આવે અમારે નહીં ને આજ કપડાં પહેરી લેવાના એમાં શું છે તે એ ભાદરાને બધું ગમશે એવું ગમે એવું છે ગમશે હમ ભાઈલી ને ભાદરામ બે એકાદ પદ બોલાવો છું વાર છે દસ મિનિટ હે શું કહ્યું શું કહ્યું કિકાભાઈ ની સાથે પેલા બચુભાઈ આવ્યા છે દાદા દર વર્ષે શું કોણ કોણ આવ્યું ત્યાંથી બોલો બચુભાઈ ઉભા થયો આવો ને આગળ કોના શું તમે સગાઈ શું આપી દાદાજી આપણે કિકાભાઈ ના સગા થાય કોના કિકાભાઈ ના તે દાદાજી અમારા બહુ જૂના ફ્રેન્ડ થાય પાંત્રીસ વર્ષ જૂના ફ્રેન્ડ એ દર વર્ષે એમના કઈ કુટુંબનો માતાજીની ભક્તિ કરવા ઘરે આવે છે ઓખા ઓખા ભીના રમણભાઈના દીકરા હા રસિકભાઈ તો બોલ્યા છો તમે ડેટ્રોઇટમાં ના નહીં મળ્યા ક્યાં છો હા મને કહ્યું તું બરોબર છે ખરું ખરું અરે ચોક્કસ ચોક્કસ વાહ ક્યારે આવ્યા તમે અઠવાડિયું અઠવાડિયું અચ્છા એકલા આવ્યા છે બધા એકદમ સિવાય હે ના એ તો બરોબર બધું છે તું ત્યારે જ આ બધું જીવન ખસલા જશે અને બધા ગામમાં પણ બહુ સુંદર થશે ના ના બરોબર છે દાદા ભગવાન સેવન્ટી ફોરમાં ભદ્રમાંથી માતાજી આગળ આવેલા જે બહુ મોટો હવન થયેલો ને મને કૃષ્ણપ્રસાદને જયંતિભાઈ જૈન હતી તમે હતા બધા આપણે બધું આખું ગામ ભેગું હતું બહુ સુંદર થયું હતું ને ત્યારથી જે તો બધું આખું ફેરફાર જ છે બધું એમને એવું ના કે મારું ગામ છે કે એમને આપણા મારાપણાથી આ છોડાયા દાદાએ બધી જાતના મારાપણાથી કે છે આ મોટી ખડકીનો નાની નાની ખડકી વાળા કે છે આ મારું મોટી ખડકી છે મારું બધું મારું પછી કોઈને એવું થાય કે ભાદરણ મારું બધું કરતા એમ કરતા કરતા બહુ મોટો થઈને એટલો મોટો થઈ જાય ને વાત ના કરવું જરૂર જરૂર જરૂર ખૂબ આશીર્વાદ છે ન્યુયોર્કમાં છો આપ કયા કઈ જગ્યામાં હું કિન્સમાં કિન્સમાં અચ્છા ના એને તો બરાબર છે કિન્સમાં કિન્સમાં તો આપણા પેલા જયંતભાઈ છે કિન્સમાં જયંતભાઈ જેસી ચતુર્ભાઈ તમને ખ્યાલ નથી અચ્છા મગજ એક કરો કરો જરૂર અત્યારે આપણે છેલ્લે શ્રીફળ હોમાવાનું છે એનો સમય થવા આવ્યો છે યજ્ઞ આવતીકાલે સવારે સમીરભાઈના કહેવા પ્રમાણે સવારે દસથી બાર આપણે સત્સંગ રાખ્યો છે આપતપુત્રોનો અને સવારે રવિવાર રહેવાની વ્યવસ્થા છે જ કરેલી જ છે અને આવતીકાલે સવારે દસ થી બાર સત્સંગ અને પ્રસાદી લઈને પૂર્ણાહુતિ છે આ ખાસ મહાત્માઓ જાણમાં લેજો દાદા ભગવાનની જન્મ જયંતિ એકસો ત્રણમી દાદા ભગવાનની એકસો ત્રણમી જન્મ જયંતિ કેલમપુરી મુકામે છે ઓગણીસ અને વીસ નવેમ્બર કારતક સુ ચૌદસ વીસ નવેમ્બર ઓગણીસ તારીખે આખા દિવસનો પ્રોગ્રામ કેલનપુરીમાં છે અને વીસ તારીખે કેલનપુરથી બસ બધી વ્યવસ્થા થયેલી છે એ બસમાં તરસાલી મુકામે જ્યાં દાદા ભગવાનનું જન્મ સ્થળ તરસાલી જન્મ સ્થળ ત્યાં બધી બસો જશે દાદા ભગવાનની જ્યાં જન્મ સ્થળ છે ત્યાં દર્શન કરી ત્રણ દિવસ છે ને એક દિવસ અઢારમીએ દાદાજી છે ને ખાલી આપણે આખા વિજ્ઞાનમાં નથી આપ્યું અઢારમીએ ખાલી આપણે પાંચથી આઠ રાખ્યો છે સત્સંગ પેલો હૈદરાબાદથી આવવાના છે બધા આ બધા ભેગા બરોબર છે પછી અંબુભાઈનો તો બે દિવસ છે તે ઓગણીસ વીસ સમજી ગયો સમજી ગયો વીસમીએ દાદાજીનું દાદા ભગવાનનો જન્મ જયંતિ મહોત્સવ તરસાલી ગામમાં દર્શન કરીને જન્મસ્થળ પર જન્મસ્થળ આગળ જ છે હા દાદાનું જન્મસ્થળ છે ત્યાં મોટું સારું છે ચોક અને બધું થાય છે અને પછી ત્યાંથી ત્રણ ચાર મિનિટે જ આપણું જન્મજયંતિ જ્યાં ઉજવવાના છે એ ક્ષેત્ર જગદીશભાઈ આપણા કેલનપુરીના મેઇન જગદીશભાઈ અમીનના ફાર્મ હાઉસમાં ત્યાંથી ત્રણથી ચાર મિનિટે આપણે વધારે વધારે પાંચ મિનિટે ત્યાં જશું એટલે એટલા ભાગમાં આપણે દાદાજી પૂજ્ય દાદાજીને બગીમાં શોભાયાત્રા કાઢી સવારે આઠ વાગ્યાથી સાડા આઠે આપણે મોડા મોડા સાડા આઠે પહોંચી અને જન્મ જયંતિ આખો પ્રસંગ વીસ તારીખનો તરસાલી મુકામે ઉજવવાના છીએ આ ખાસ દરેક જણા જાણમાં લેજો અને ઓગણીસ અને વીસ ડિસેમ્બર આપણે ભાદરણ ખાતે ભદ્રકાળી માતાના મંદિરમાં માક્ષર સુદ ચૌદસની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આ પણ એક ખાસ ધ્યાનમાં અને દાદાજી છેલ્લે પેલા આબુ રોડથી આ નરેશભાઈને આમંત્રણ આપું છું નરેશભાઈ નરેશભાઈ ત્રિવેદી નરેશભાઈ ત્રિવેદીના સન વરુણ અત્યાર સુધી આ વરુણ અમારી જોડે બે મંદિરમાં આવી ત્રિમંદિર આપણે કર્યા એમાં વરુણે જ બધું આ કર્યું છે આ ભાદણનું પણ બધી ત્રિમંદિર આખું વરુણના હસ્તે છે વરુણ એટલે નરેશભાઈના સન એમણે આજે બીજી ફેક્ટરી પણ કરી હા પેલા બે વરુણ તારી જોડે ભાઈ આવ્યા છે ને પેલા ઘડામણ બોલાવો મૂર્તિની ઘડામણ કરનારા ક્યાં ગયા છે નથી કઈ વાંધો નહીં ખાસ આ તો નરેશભાઈ ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે રિસેપ્શન રાખ્યું છે વરુણનું એમાં દરેક મહાત્માઓને આમંત્રણ આપવા માંગે છે ખાસ એ મારે નરેશભાઈ આબુ રોડ છે ને રિસેપ્શન ખાસ આપ આમંત્રણ આપશો દાદાશ્રી બા બિપિનભાઈ બધા આ પુત્રો અને બધા મહાત્માઓ મારી હાથ જોડી બધાને વિનંતી છે કે આ બધા મારા બાબાના રિસેપ્શનમાં અને લગ્નમાં આવી શકાય તો ત્રીસ નવેમ્બરે લગ્ન છે અને પહેલી ડિસેમ્બરે આબુ રોડ મુકામે રિસેપ્શન છે અને પહેલી ડિસેમ્બર પહેલી ડિસેમ્બર સાંજે એટલે લગ્નમાં તો ના છે પણ પહેલી ડિસેમ્બરે રિસેપ્શન છે આ લગ્ન એનું છે રિસેપ્શન સાંજના છે પહેલી ક્યાં કયા સ્થળે આપણે ત્યાં જગ્યા ઉપર ફેક્ટરી ઉપર એટલે Abu road Abu Abu road Abu road ત્યાં આવશો બધી જ વ્યવસ્થા છે આપણે કાંતિભાઈ સાહેબ મુંબઈના સંપત્તિ છે ત્યાં એટલે જરૂર જે જઈ શકે બધા કરજો બધા બધાની વ્યવસ્થા થઈ જશે રેવા કરવાની બધાની દાદાની કૃપા અમે આવીશું આપતા પુત્રો તો છે જ પણ આપણા વડીલોમાંથી બહેનોમાંથી બધા જેમને આવી શકે બધા આવજો જરૂર એવું એમની ભાવના છે દાદાની કૃપાથી મારા બેબીના સંખ્યા તો નહીં આવે એમને સંખ્યામાં સંખ્યાનો જરાય વાંધો નહીં આવે મારા બેબીના લગ્નમાં પણ ઘણી સંખ્યા વિચાર કરતા વધી ગઈ હતી પણ આ દાદાની ઓટોમેટિક બધી વ્યવસ્થા થઈ છે એ અદભુત આશ્ચર્ય છે બધા લોકો કહે છે કે આ કઈ રીતે થયું છે હવે કઈ મારેથી સમજાવવું નથી એકદમ મને ખબર નથી ત્યાંથી જેમને અંબા માતા મોટા અંબાજીને દર્શન કરવા હોય તો પણ એ તમને સીધા જ ગબર આગળ લઈ જઈને દર્શન કરાવશે એટલે અંબા મોટા અંબાજીમાં તમને સહેલું નથી તકલીફ છે ના ભાવ જે હશે તો જ થશે દર્શન હું કોઈ દર્શન કરાવવા નથી થઈ ઘણાને લઈ ગયો એના દર્શન નથી થયા અને મને એમને બારેથી જ દર્શન કરવા પડે ચાલો સમીર એક તારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર